મેં જોયું મને હરામ બહુ આનંદ મને જોઈને ગાળીને બહુ સમજી શક્યા પ્રભુ આજથી વિષય કરું છું હું તમારા વિરાવવાનો છું ખબર પડી મને નજર આપી એ આનંદ થયો આટલા બધા લોકો આવેલા કોઈને નજર આપતી નહીં મને નજર આપી મને ઓછું છે મારા દેવની બહુ કૃપા છે હું મારું દેશ રાવી રહ્યો છું શ્રી કૃષ્ણ સ્મરણ કરતા કરતા સભામાં પ્રવેશ કર્યો છે અને ત્યાં શ્રી કૃષ્ણનું સન્માન થયું સ્વાદ પછી તો ભગવાનનું સુંદર ભાષણ છે શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે પણ શ્રી કૃષ્ણને સ્પર્શ સભામાં બોલ્યા છે આજે દ્વારકાનો રાજા થઈને હું આ સભામાં આવ્યો નથી આજે પાંડવોનો દૂત થઈ હું સંધિ કરવા આવ્યો સભામાં બોલે છે કે પાંડવોનો દૂત વિષ્ણુ કરવા આવ્યો છે પાંડવ દૂત તથા યમ પ્રાર્થ્યતે મેરા આજ્ઞા છે હું સમજી કરવા આવ્યો હું પાંડવોનો દૂત છું સભામાં આવું બોલતા અમને જરાય સંકોચ થયો શ્રી કૃષ્ણના અભિમાનનો સ્પર્શ નથી સુંદર ભાષણ કર્યું છે દુર્યોધનને અનેક રીતે સમજાવ્યો છે તમારા અનેક અપરાધ છે પણ ધર્મરાજા ક્ષમા આપે છે યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે મેં તેમને યુદ્ધ કરવાની ઈચ્છા નથી અર્ધું રાજ પાંડવોનું છે અર્ધું નહીં તમે એક બે ગામ આપશો તોય નહીં અમારે યુદ્ધ કરવું નથી તમે માન જાઓ તો સારું નહીં તો પછી ના છૂટકે યુદ્ધ કરવું પડશે દિલ દુઃખી છે ધર્મરાજાએ મને સંધિ કરવાનો પણ એ તો દુર્યોધનને સમજાયો મૂર્ખો છે માનતો નથી ભગવાનના સન્મુખીને ક્રોધ કરો એવું લખ્યું છે ક્રોધમાં તમે પણ બોલે સોળમાં અનુમાં દુઃખી માટી જેટલી પણ મારી આપતી નથી ભીખ માગવાથી કઈ રાજમાં અનુભવમાં શક્તિ હોય તો યુદ્ધ કરે બધા સમજાવવા લાગ્યા કે આ ઠીક નથી ત્યારે એને તેનો ક્રોધ વધી ગયો સભામાંથી ચાલ્યો ગયો હું માનતો જ નથી ભગવાન પણ સમજી ગયા છે આ સમજાવવાથી સુધરે એવો નથી મૂર્ખાને બહુ માર પડે ત્યારે અક્કલ આવે મૂર્ખાને કોઈ સમજાવે તેથી એ માનતો નથી અનુમાન શ્રી કૃષ્ણ ઉભા સભા છોડીમાં ઉભા આવે છે ધૃતરાષ્ટ્રને ખબર પડી કે તો જાવ છે ત્યારે ધૃતરાષ્ટ્રે હાથ જોડ્યા છે અને કહ્યું છે તમારા માટે મેં છપ્પન ભોગની સામગ્રી તૈયાર રાખી ભોજન કરો આરામ કરો પછી પધાર પ્રભુએ વિચાર કર્યો આવા પાપીમાં ઘરનું થયું તો કદાચ મારી પણ બુદ્ધિ બગડી જાય મને આનંદ પણ આપો તારા વગર મારે ખાવું નથી તારું ના પાડ્યું છે જે રાષ્ટ્ર પૂછે છે કેમ ના પાડે કે શત્રુના ઘરનું ખાવું નહીં કે હું તમારો શત્રુ છું કે વૈષ્ણવનો વેરી મારો પાંડવો મને પ્રાણ કરતા પ્યારા લાગે છે અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી તેથી શ્રી કૃષ્ણને પાંડવો પ્રાણ કરતા પ્યારા લાગે છે જેને ધર્મ પ્રિય છે એના ધર્મા જ ભગવાન વિરાજો જે ધર્મ છોડે એની ભક્તિ પ્રભુને ગમતી નથી અતિ દુઃખના પાંડવોએ ધર્મ છોડ્યો નથી અતિ દુઃખના પાંડવોએ પાપ કર્યું નથી અતિ દુઃખના પાંડવો ભગવાનને ભૂલ્યા નથી એમને પ્રાર્થે તો કર્યા પાંડવાન વિશે પાંડવોનો વેરી એ મારો વેરી છે આવું બોલે છે પણ મૂર્ખો સમજતો નથી તારા મારે પાણી પણ પીવું નથી ના પાડે સભામાં ઘણા રાજાઓ બેઠા હતા અને તે રાજાઓએ વિચાર કર્યો આજે મારો જન્મ સફળ થશે હું શ્રી કૃષ્ણની સેવા કરું તે રાજાઓ એકદમ ઉભા થયા છે ભગવાનને વંદન કરે છે બધા ભગવાનને મનાવે છે બધી તૈયારી છે હવે મને સેવાનો લાભ મહત્વપૂર્ણ રાજાઓ આમંત્રણ આપે છે રાજાઓને ના પાડી છે મારે કોઈ રાજાના વિરુદ્ધ જવું નથી રાજાઓને જયારે ના પાડી ત્યારે સભાના જે ઋષિઓ બેઠા હતા એમને એવી ભાવના થઈ છે મારા ત્યાં પગાર અને ચાર વેદ ભણેલા એમનું નામ નહીં એ ઋષિઓ આમંત્રણ આપે છે પગાર મારે ઋષિઓનું વંદન કરે મારી કોઈ ચિંતા ન કરે મારે કોઈ બ્રાહ્મણના વેરાની જવું નથી બહુ ભણ્યા તેથી શું બહુ ભણ્યા ત્યારે હું પણ વધવા લાગ્યો હું ગાયો છું એમને જ્ઞાની પુરુષોનું દાપણ બહુ ગમતું નથી ભગવાનને ભક્તોનું ગાન પણ ગમે ભક્તો પ્રેમના કાગળ દેખાતા એક ભગવાનનું થવું પડે ઋષિઓને વંદન કરે મારે કોઈ બ્રાહ્મણના ઘેર જવું નહીં મહાપારી છે બહુ ગણ્યા તેથી શું આચારહીનમ નપુનમ સુહેદાહ મારામાં પ્રેમ ક્યાં છે મઠમાં વિરાજે છે ત્યારે દ્રોણાચાર્યજીએ પૂછ્યું છે બધાને ના પાડો છો બધાનો કાળ થઈ ગયો છે ક્યાં જશો એ ગુરુજી મારી ચિંતા ન કરો ગંગા કિનારે મારું ઈચ્છે ભગવાન બધાના ઘેર જતા નથી જે ઘરના એ માલિક છે એ ઘરમાં જતા પતિ પત્નીની ભાવના હતી આ દીકરીના માલિક શ્રી કૃષ્ણ છે આ દીકરીમાં જે કહી છે તે બધું દ્વારકાના છે એવું એ બધાના ઘેર જતા નથી જે ઘરમાં એ ધની છે એ ઘરમાં ભેગા ગંગા કિનારે મારું એક ઘર છે ભણાચાર્યને પણ આશ્ચર્ય અમે ચાર વેદ ભણ્યા હાથ જોડીને મનાવીએ પણ અમારા સામે જોવા તૈયાર નથી અને વિદુરજી તો આમંત્રણ પણ આપવા આવ્યા નથી मेरे रामन પ્રવેશ્યા છે બાર વર્ષો વિદુરે ભક્તિ પણ એવી બતાવી અમારામાં એવો પ્રેમ ક્યાં છે અમારામાં એવો ભાવ નથી વિરોધી ભાવથી બાર વર્ષ સુધી ઝૂંપડીમાં રાખીએ અને વિરોધીના ઘેર પ્રભુ પધારે એ જ યોગ daruksaa રાખીને આજ્ઞા કરી તે રચની તેઓ છે વિદુરજીના આંગણામાં તે રચાયો જયારે દ્વારકાના પધાર્યા છે ત્યારે ઝૂંપડીનો દરવાજો બંધ પતિ પત્નીનો એવો નિયમ હતો દરવાજો બંધ રાખીને એકાંતમાં કીર્તન કરતા ફરતા તનમાં એ બને તમે મંદિરમાં જઈને ભજન કીર્તન કરો એ ઠીક છે એ બહુ સારું નથી મંદિરમાં ભજન કીર્તન કરે ને એની ખ્યાતિ બહુ થાય છે બહુ ભક્તિ કરે છે બહુ ભક્તિ કરે ભક્તિની જાહેરાત થાય તો કોઈ દિવસ ભક્તિ વધે નહીં ભક્તિની જાહેરાત થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે તમે ઘરમાં દરવાજો બંધ રાખીને એકાંતમાં ભક્તિ કરો કોઈ જાણે નહીં કે તમે ભક્તિ કરો છો ભક્તિએ અલૌકિક ધન છે ભક્તિએ જગતને બતાવવા માટે કરવાની નથી ભક્તિએ ભગવાનને રાજી કરવા માટે ભગવાનમાં સંઘર્ષ કરવા પતિ પત્નીનો એવો નિયમ હતો દરવાજો બંધ રાખે અને એકાંતમાં કીર્તન કરે અને કીર્તનમાં દેહનું ભાન હૃદય પ્રેમમાં પી ગયું છે બાલકૃષ્ણલાલના દર્શન કરતા કરતા વિદુર પત્ની ગાળા સાથે પ્રેમથી વાતો કરે આજે હૃદય પીવેલું છે એ લાલાને પ્રેમથી ઠપકો આપે વિદુર પત્નીએ કહ્યું છે મેં કથામાં એવું સાંભળ્યું છે હું બોલતી નથી ગોકુની ગોપીઓ એવું બોલતી હતી તેને સાંભળ્યું છે ગોપીઓ ની મૂર્તિ છે કોઈ કોઈ વખત પ્રેમથી ગોપીઓ લાવાને છે ત્યાં કનીઓ કપટી છે આવું બોલે ને તે બાલકૃષ્ણ ગાળમાં આવતું લાગે આવું મને કોઈ મળે નહીં તમે કપટી છો હું બોલતી નથી હું તો ગોપીઓના શરણમાં વંદન કરું ગોપી પ્રત્યે હવે બોલી શકે પણ મને એવું લાગે છે ગોપીઓ જે બોલે છે તે શું ખોટું તમે એવા જ જો તમારા પાત્ર પડે એને તમે રડાવો છો તો તમારી આદત સારી નથી તમે જગતને પ્રેમનો આદર્શ બતાવવા માટે બાર વર્ષે થયો હું તમારા પાછળ તમે મારા જીવન ભણ્યો મને બહુ આશા હતી કે હસ્તિનાપુરમાં આવવાના છે અને તેની બહુ ઝૂંપડીમાં બન્યા એ આશા રાખીને બાર વર્ષથી હું તમારી ભક્તિ કરી આદર્શ મારી આશા નિરાશા છે તમે ગરીબના ઘેર જતા નથી શ્રીમાનના ઘેર જ જાઓ હું ગરીબ છું એટલે મેં ગુનો કર્યો હું તમને ખરું કહું છું હું બહુ ગરીબ છું અને કોઈ દિવસે જથ્થું બોલી નથી હું બહુ ગરીબ છું પણ મારા ભગવાનને અર્પણ થયા વિના મેં કોઈ દિવસ પાલન કરી દીધું મારાથી પાપ છે તે હું કર્યું મેં સાંભળ્યું હતું કે ગરીબ વૈષ્ણવ તમને બહુ વાળા લાગશે પણ ખોટું છે કે તમે જીવનના વિડીયો બાળકૃષ્ણના ગાલમાં હશે બીજું પત્નીના જે દુઃખ થાય બહાદુર પ્રભુ પધારતા નથી એને બહુ દુઃખ થાય છે એ રડે છે અને બાલકૃષ્ણ ગાલમાં હસે છે આવી હૃદય પત્નીને ગમતું નથી હું રડું છું તમને સારું લાગે બંને હસે છે મને દુઃખ થાય આજે ભગવાન આંગણામાં ઊભા હું એ વિચાર કર્યો દરવાજો બંધ છે મને જતો હતો હું બેઠું દરવાજો બેસું કેવી રીતે મને જોઈને હશે પણ મારી ભૂલ થાય આજે મારો અભિમાન મર્યો નથી અભિમાન મરે છે ત્યારે પ્રભુ પડાવે હું ભક્તિ કરું છું તેવું મારા મનમાં અભિમાન છે અને તે અભિમાન હોવાથી મેં મારા વગરને ઠપકો આપતો આવું બોલાય નહીં હું હજી મારી મનમાંથી અભિમાન જતું નથી મારા વીર પ્રભુ કેવી રીતે અભિમાન ન હોય તો હું આવું બોલું જ નહીં મારા અંદર અભિમાન ભરેલું છે અને તેથી આજે મેં પ્રભુની શક્તિ હું ગમે તે હું મૂર્ખ છું મારી ભક્તિ સાચી નથી મારા ઘર કેવી રીતે મારા અંદર તો અભિમાન નહીં છે છિદ્ર શક્તિ વ્યાકૃ છે પરિણામ જતું નથી એટલે આયુષ્માન કરે છે વારંવાર વંદન કરે મારી થઈ છે બધું કહ્યું છે માનશો તમે નારાજ થશો હું આજે ગમે તેવું બોલું મેં ભગવાનને શકું આપશે મારી ભૂલ થઈ છે હું ક્ષમા બહેનો ભાન શ્રી કૃષ્ણ દર્શનમાં શ્રી કૃષ્ણ પ્રેમમાં હૃદય પી ગયું છે અતિશય તન્મયતા થઈ છે પતિ પત્ની પ્રેમ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કીર્તન કરતા કરતા તન્મય થયા છે કીર્તન ભક્તિ ભગવાનને બહુ ગમે વૈષ્ણવો પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરતા હોય ત્યાં ભગવાન ઉભા કરીને સાંભળે છે એમને વૈકુંઠમાં બેસી રહેવું ગમતું નથી એમને લક્ષ્મીજી સાથે એકાંતમાં બહુ બોલવાની ઈચ્છા થતી નથી વૈષ્ણવ પ્રેમથી કીર્તન કરે એ કીર્તન સાંભળવામાં એમને બહુ આનંદ આવે કેવું સારું જીવન છે છલ નહીં કપટ નહીં દંભ નહીં બહુ સારું પવિત્ર જીવન છે મારા માટે જ જીવે કેવા કંદમય થયા આ લોકોનું કીર્તન ક્યારે પૂરું થશે કે ખબર પડતી નથી આજે ભગવાનને ભૂખ લાગી કોઈ પણ વૈષ્ણવનું હૃદય પ્રેમમાં જ્યારે બહુ ઉભરાય છે ત્યારે જ ભગવાનને ભૂખ લાગે ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે ભગવાનને ભૂખ લાગે વેદોમાં તો એવું વર્ણન છે પરમાત્મા આનંદમય હોવાથી પ્રભુને ભૂખ લાગતી નથી તરસ લાગતી નથી એ ખાતા નથી એ બધાને ખવડાવે દ્વાસુ પરના સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરીશસ્વજાત તયોરન્યઃ પિપ્પલમ સ્વાદુવત્તે અન્યઃ અનશ્નન અભિચાતસીતિ એકઃ અશ્નન અને અન્યઃ અનશ્નન સંસાર વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે આ જીવરૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છતાં દુર્બળ રહે છે આનંદમય પરમાત્મા સાક્ષી ભાવે જુએ છે એક પુસ્તક છે એ ખાતા નથી બધાને ખવડાવે વેદોમાં જે વર્ણન છે તે બરાબર છે ભગવાનને ભૂખ લાગી જાય ને તો ભગવાનની ભૂખ કોણ શાંત કરી શકે અને તેથી વેદોમાં વર્ણન છે ભગવાનને ભૂખ નથી તરસ નથી તે સ્વયં આનંદમય છે પણ કોઈ વૈષ્ણવનું હૃદય પ્રેમમાં જ્યારે બહુ ઉભરાય છે પ્રેમ એ નિષ્કામને સકામ બનાવે છે જે સર્વથી મોટો છે એને પ્રેમ નાનકડો બાળક બનાવે પ્રેમમાં એવી શક્તિ છે વિદુપતિની બહુ ભાવના હતી મારા ઘેર પધારે મારા ઘરની સામગ્રી આવે મારે તો દર્શન કરવા આજે માલિકને ભૂખ લાગી છે પ્રભુએ દરવાજો ખખડાવ્યો કાકા હું આવ્યો છું વિદુરજી માતાની તે શબ્દ ગયો છે મને કાકા કહીને ભગવાન બાર વર્ષે આ ઝૂંપડીમાં હું રહ્યો મારા ઘેર કોઈ આવ્યો નહીં મારા જેવા દરિદ્રીના ઘેર કોણ આવ્યો મને કાકા કહીને કોણ બોલાવે ફરીથી કહ્યું કાકા હું આવ્યો અતિ મધુર પરિચિત શબ્દ તે ક્યાંનો આવ્યો છે પ્રભુ બોલે છે એ મને કાકા કહીને બોલાવે છે પછી પત્નીને આશા નહોતી કે દ્વારકાનાથ પધારશે પરમાત્મા પધાર્યા છે તે ખબર પડી બે જણ દોડતા દોડતા બરાબર ભગવાન અને ત્યાં દરવાજો ઉભા છે દ્વારકા પ્રત્યક્ષ પરમાત્મા ભગવાનના દર્શનમાં એવા તન્મય થયા પાપેનો હાલતી નથી એક તક નજર રાખી એ આનંદમાં એમને કઈ ભાન નહીં ભગવાનને આસન આપવાનું ભૂલી ગયા પ્રભુએ વિચાર કર્યો બહાર મને ઉભો રાખ્યો અને ઘરમાં આવ્યા પછી પણ મને ઉભો રાખ્યો જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માન લેવાની ઈચ્છા છે ભવ્ય જ આસન પાથર્યું છે આસનમાં દ્વારકાના છિરાવેલા છે વિદુરજીનો હાથ પકડીને પાસે બેસા આ તો શું જુઓ મને બહુ ભૂખ લાગી છે ભગવાન મહાદેવ છે હવે વિદુરજીનો ભાન વારંવાર વંદન કરે છે આ ભાજી ભગવાનને શું અર્પણ કરે જો સારામાં સારું હોય તો પ્રભુને અર્પણ સારું ભગવાનના માટે અને જે ખ્યાત છે મારા માટે એને ભક્તિ છે સારું મારા માટે એને આસક્તિ છે ભાવી ભગવાનને હું શું અર્પણ કરું વિદુરજીએ હાથ જોડ્યા છે આંખમાંથી ધીરે ધીરે પ્રેમ હશે વિદુરજીએ કહ્યું છે આપણે ત્યાં છપ્પન ભોગ આરોગીને પછી આવ્યા હશે ને બેટા તો તમે જેના ઘરનું લેતા નથી એના મને પાછું પડતી અને મને બહુ ભૂખ્યા હું ભગવાનને શું અર્પણ કરું આ ભાવી ભગવાનને અર્પણ થાય બહુ સંકોચ થયો બહુ ભાવે છે બહુ દરિદ્રી છે હિંમત કરે શરમ જોવાની હિંમત થતી નથી ભગવાન બાજુ નજર કરે છે પ્રભુ જેવું ચૂલા ઉપર કેવી રીતે દેખે આ તો મારું ઘર છે ઘર ઘરને બીજું કોના એટલે સંકોચ થાય ઊંચી આપતા તે તપેલી ઉતારું ઘણા દિવસનો ભૂખ્યો જેમ થાય ગાયતાના આરોગ્ય છે વિદુર પત્નીનો મનોરથ હતો ભગવાન આરોગ્ય તમારું દર્શન કરવા વિદુર પત્નીનો મનોરથ આજે સફળ છે વિદુર પત્નીની બહુ ઈચ્છા હતી એકવાર ભગવાન મને ચાકી કરીને બોલે તમારું મરણ સુધરશે પીડુતત્નો મનોરક્ષ ફરજ બાકી તમે ભાભી બહુ સરળ બનો તમે મને રોજ બોલાવજો તો રોજ જાય જજો પ્રેમમાં મીઠાશ રહે મીઠાશ મીઠાઈમાં નથી મીઠાશ તો પ્રેમમાં પ્રેમ રસ અતિ મધુર રસ કદાચ તમારું વેરી તમને સરસ બરફી આપે પણ તે બરફી તમને કડવી લાગશે એ બધું નહીં લાગે પ્રેમ અને સેવા પ્રેમમાં જ્યાં પ્રેમ છે ત્યાં બધું માલિકને ભાજીમાં બહુ સ્વાદ આવે પ્રેમથી આરોગ્ય પત્નીનો મનોરથ સફળ થયો છે ભોજન થયું છે હવે દ્વારકાનાથ શરણ કરે Mm-hmm. यच्छदायम् तितिक्षतो गुरुविषहम् पवागः सानुदो यत्र वृकोदराः श्वसन्नौषायत्वमलम् विभे شيء અતિશય કૃપા કરે છે ત્યારે ઘરમાં જ સત્સંગ આપે બહાર સત્સંગ મળે એ સાધારણ કૃપાનું લક્ષણ પણ જેને ઘરમાં જ સત્સંગ મળ્યો સત્સંગ એ મોટું તીર્થ છે સત્સંગ તીર્થમાં મનનો પણ મેલ ધોવાય લોકો ચારે ધામની યાત્રા કરે છે સારું છે પણ યાત્રા કર્યા પછી સ્વભાવ જરાય સુધરતો નથી ચારે ધામની યાત્રા કરે પણ બગડેલું મન શુદ્ધ થતું નથી સત્સંગ એવું તીર્થ છે કે સત્સંગમાં મનનો મેલ ધોવાયો જેને ઘરમાં સત્સંગ મળ્યો છે એને ઘર છોડીને જાત્રામાં બહુ ફરવાની જરૂર નથી વિદુરજી પત્ની સાથે ઝૂંપડી મારવા અનન્ય ભાવે દ્વારિકાનાથની સેવા સ્મરણ કરતા તન્મય થયા જગતનું આકર્ષણ શ્રી કૃષ્ણ કરે છે પણ વૈષ્ણવોનો પ્રેમ એ શ્રી આકર્ષણ કરે જ્યાં અતિશય પવિત્રતા છે જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા વગર આમંત્રણે પધારે તમારા ઘેર ભગવાન પધારે તમારા ઘરની સામગ્રી ભગવાન આરોગે એવી ભાવના હોય તો વિદુરજીના જેવી ભક્તિ વિદુરજીનું ચરિત્ર સવારે વર્ણન કર્યું નાનકડી ઝૂંપડીમાં રહેતા ભાજી ભાખરીમાં સંતોષ માન્યો જીવનમાં છલ નહીં કપટ નહીં દંભ નહીં અસત્ય નહીં અભિમાન નહીં જીવન બહુ સાદું છે અતિ સરળતા છે પ્રેમથી પરમાત્માને રીઝાવે છે આજે ભગવાન વગર આમંત્રણે પધાર્યા કેટલાક લોકો ભક્તિ કરે છે પણ પૈસા માટે ભક્તિ કરે મને ભગવાન વધારે પૈસા આપશે કેટલાક ભક્તિ કરે છે ત્યારે એવું સમજે છે કે હું ભક્તિ કરું છું એટલે હું બહુ સુખી થઈશ મારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવશે નહીં સુખ અને દુઃખ આપણે કરેલા કર્મના ફળ છે જીવનમાં કાયમના માટે સુખ રહેતું નથી અને દુઃખ પણ કાયમ રહેતું નથી પ્રત્યેકના જીવનમાં સુખ દુઃખના પ્રસંગો આવે છે જેને ભક્તિનો આનંદ મળ્યો છે શ્રી કૃષ્ણ પ્રેમથી જેનું મન પવિત્ર થયું એના મન ઉપર સુખ દુઃખની બહુ અસર થતી નથી બહુ સુખ મળે તો એ રાજી થશે નહીં કદાચ દુઃખનો પ્રસંગ આવે તો એ હૈયું બાળશે નહીં ભગવાનની ભક્તિ ભોગ માટે ન કરો ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો જેની ઈચ્છા શુદ્ધ છે એની ક્રિયા શુદ્ધ થાય પતિ પત્નીના મનમાં એક જ ભાવના હતી કે ભગવાન કોઈ દિવસ મારા ઘેર પધારે છે મારા ઘરની સામગ્રી દ્વારકાના પારોગુર એ મારે દર્શન કરવા મારે પ્રભુ પાસે કંઈ માગવું નથી વિદુરજી ભક્તિ કરે છે એ ભોગ માટે નહીં વિદુરજી ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરે શુભેચ્છા ભગવાન સફળ કરે જે ઈચ્છામાં વિકાર છે વાસના છે છલ કપટ છે એવી ઈચ્છા ભગવાન સફળ જલ્દી કરતા નથી શુભેચ્છાને ભગવાન સાથ આપે જેની ઈચ્છા શુદ્ધ નથી એની ક્રિયા પણ શુદ્ધ થતી નથી જેની ઈચ્છા શુદ્ધ છે એની જ ક્રિયા શુદ્ધ થાય શુભેચ્છા ભગવાન સફળ કરે સત્યનારાયણની કથામાં આવે છે ગરીબ બ્રાહ્મણ હતો એને એક દિવસ એવી ઈચ્છા થઈ કે મારે સત્યનારાયણની પૂજા કરવી પાસે પૈસો નથી એ પૂજા કેવી રીતે કરી શકે એને એવો નિશ્ચય કર્યો આજે જે કંઈ મને મળશે તે હું મારા ભગવાનને અર્પણ કરું એને શીરો ખાવાની ઈચ્છા નહોતી એને સત્યનારાયણની પૂજા કરવાની ઈચ્છા હતી કેટલાક તો શીરો ખાવાની ઈચ્છા થાય ને કે પછી સત્યનારાયણ એક બહાનું કરે એને શીરો ખાવાની ઈચ્છા નથી એને પ્રેમથી પરમાત્માની પૂજા કરવાની ભાવના એ ભિક્ષા માગવા ગયો અને તે દિવસે એને ભિક્ષામાં ઘણું જન્મ્યું પ્રચુરમ માપ કરાય શુભેચ્છા ભગવાન સફળ કરે તમે પણ એવી ઈચ્છા રાખો કે ભગવાન મારા ઘેર પધારો મારા ઘરની સામગ્રી ભગવાન આરો મારે દર્શન કરવા અતિશય પ્રેમ જયારે વધે છે ત્યારે પરમાત્માને ભૂખ લાગે જીવ જ્યારે ઈશ્વર સાથે અતિશય પ્રેમ કરે ત્યારે ભગવાનને ભોજન કરવાની ઈચ્છા થાય યશોદાનંદના બાળકૃષ્ણ લાવીને દૂધમાં લઈને સમજાવ્યું એ તો આપણા ઘરમાં ઘણું માખણ હું તારા મિત્રોને માખણ આપીશ તને માખણ આપીશ તો ગોપીઓના ઘર માખણની ચોરી કરવા કેમ જાય ઘરનું માખણ કેમ ખાતો નથી હું તારા મિત્રોને આપીશ તું કોઈના ઘેર ચોરી કરવા જઈશ નહીં બેટા અત્યારથી ગામમાં જાહેરાત થઈ જાય ત્યાં છોકરો ચોરી કરે છે તો તું મોટો થયા પછી તને વહુ કોણ આપશે યશોદા મહિલા લાલાને સમજાવે કે તું ચોરી કરવાનું છોડી દે તું ઘરનું માખણ કેમ ખાતો નથી કનૈયો માને છે કે મને ઘરનું માખણ ભાવતું જ નથી આ ગોપીઓનું માખણ બહુ સરસ હોય અરે ગોપીનું માખણ સરસ છે કે પ્રેમ સરસ છે માખણમાં મીઠાશ નથી પ્રેમમાં મીઠાશ હોય ગોપી પ્રેમ શ્રી કૃષ્ણનું આકર્ષણ કરે ઘરમાં ઘણી ગાયો છે બહુ માખણ છે પણ વાળાને ઘરનું માખણ ભાવતું જ નથી અને ગોપીઓના ઘરનું માખણ બહુ ભાવે છે ગોપી પ્રેમ શ્રી કૃષ્ણનું આકર્ષણ કરે બાર વર્ષ સુધી વિદુરજી પત્ની સાથે ઝૂંપડીમાં રહીને ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરતા અને તેથી પરમાત્મા એમના ઘેર પધાર્યા મોટા મોટા રાજાઓ ઋષિઓ દ્વારકાનાથને આમંત્રણ આપે કોઈના ઘેર ગયા નહીં વિદુરજીના ઘેર વગર આમંત્રણે પધાર્યા છે વિદુરજીનું જીવન સફળ છે વિદુરજી કૃતાર્થ થયા પછી તો ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ રાજાને મળવા ગયા